કલ્યાણકારી કિલ્લોલ તારીખ ત્રેવીસ નવની બપોરે સ્વામીશ્રી ભોજન કરવા બિરાજ્યા ત્યારે બે દિવસ બાદ શ્રી ગણેશ પામનારી સંતોની ઉત્તરાખંડની યાત્રાના સંદર્ભમાં તીર્થસ્થાનો અને વ્યવસ્થાની સમજૂતી આપતી એક વિડીયો શરૂ થઈ પરંતુ હજી તો તેનો પ્રારંભ થયો ત્યાં જ સ્વામીશ્રી હળવાસુરમાં બોલ્યા જનારા બધા જોઈ લ્યો પછી જવું ન પડે આવા જ હળવા મિજાજ સાથે સ્વામીશ્રી તારીખ ચોવીસ નવની બપોરે ઠાકોરજી જમાડવા બિરાજ્યા ત્યારે તેઓ સમક્ષ યજ્ઞ પુરુષ સુખકારી નૃત્યના ટીકાના કેટલાક અંશ રજૂ થવા માંડ્યા તે પૈકી ગામે ગામે ઘૂમે સંતો ગીતને તો તેઓએ ઉલટભેર પ્રતિસાદ આપ્યો આ સમયે શાસ્ત્રીજી મહારાજના સંતોએ વેઠેલા કષ્ટો કેવળ અભિનય રૂપે જ રજૂ થઈ રહેલા છતાં તે જોઈ ગ્લાનીસભર બની ગયેલું સ્વામીશ્રીનું મુખારવિંદ તેઓના હચમચી ગયેલા હૈયાની સાખ પૂરી રહ્યું નૃત્ય નાટિકાની અભિવ્યક્તિમાં સ્વામીશ્રી એવા તે ઓતપ્રોત થઈ ગયા કે છાસ રોટલો જમવાનો અભિનય કરતા સંતોને તો તેઓએ પોતાના થાળમાં મૂકેલું મિષ્ટાન પીરસી દીધું વળી યજ્ઞ પુરુષ છે સાથે શબ્દના ગુંજન વખતે મુઠ્ઠી વાળીને ઊંચા થયેલા સ્વામીશ્રીના હાથમાંથી પ્રગટતો જુસ્સો અને પાંડવ સરખા પાંચ સંતોના ગાન સમયે હાથના પંજાની પાંચ આંગળીઓને પ્રદર્શિત કરતા સ્વામીશ્રીનો કેફ જોઈ સૌ અનેરી સુખાનુભૂતિ કરી રહ્યા આવા કલ્યાણકારી કિલ્લોલ બાદ બાથરૂમમાં પધારેલા સ્વામીશ્રી ક્રિયા કરી સ્ટોરરૂમ પાસે આવી ઊભા અહીં આવતીકાલે ઉજવાનારા શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ પર્વ નિમિત્તે દૂધપાક પીરસવા તૈયાર કરેલી યંત્ર રચના ગોઠવવામાં આવેલી તેનું સ્વામીશ્રીના હસ્તે પૂજન થયા બાદ મોટા પાત્રમાં ભરેલો દૂધપાક યંત્ર દ્વારા પ્લાસ્ટિકની પાઇપમાં થઈને તેના છેડે જડેલી નાનકડી લોટીમાંથી ધારા રૂપે બહાર આવ્યો આ વખતે દૂધપાક લેવા સૌ કઈ રીતે આવશે અને સ્વામીશ્રીએ કઈ રીતે યંત્રનો હાથો પકડવાનો રહેશે તે દર્શાવવા સ્વામીશ્રીના હાથમાં જ તે હેન્ડલ આપવામાં આવ્યું તેથી સામે પાત્ર લઈને ઊભેલા ભગવત ચરણદાસ સ્વામી અને સર્વમંગલદાસ સ્વામીને બોલાવતા સ્વામીશ્રીએ કહ્યું આવો લ્યો ધરો આ આમંત્રણ ઝીલી સંતોએ પત્તર ધરતા સ્વામીશ્રીએ બે ત્રણ વાર દૂધપાક પીરસી છેલ્લે બંને સંતોના મસ્તકે દૂધપાકની પાતળી ધાર કરતા જણાવ્યું આપણો શ્રાદ્ધનો ઉત્સવ ઉજવાઈ ગયો લ્યો ઉત્સવનો આ આગોતરો આનંદ આપી સ્વામીશ્રી આરામમાં પધાર્યા શાંતિના સરોવરમાં પથ્થરનો પ્રહાર તારીખ ચોવીસ નવની બપોરે વિશ્રામ બાદ સ્વામીશ્રી જાગ્યા ત્યારે તેઓના અમર સર્જનસમા અક્ષરધામમાં હજારો દર્શનાર્થીઓની ભીડ જામી હતી તેમાંનું કોક મહારાજની મૂર્તિને મસ્તક ઝુકાવી વંદના કરી રહેલું તો કોક નિરાળી પ્રદર્શન સૃષ્ટિમાંથી વહેતા સંદેશાની સુગંધને શ્વાસમાં ઘૂંટી રહેલું કોક અક્ષરધામનું કલા સૌંદર્ય નિરખતા મુગ્ધ બની ગયેલું તો કોક આ રમણીય પરિસરની શાંતિ સ્વચ્છતાને માણવામાં મશગુલ હતું સંકુલના ક્રીડાંગણમાં નિર્દોષ ભૂલકાઓ કિલકિલાટ કરી રહેલા તો કેટલાક પ્રેમવતી ઉપાહાર ગૃહની વાનગીઓનો આસ્વાદ મંબળાવી રહેલા ત્રણ ચાર વર્ષના શિશુઓથી માંડી એંસી પંચ્યાસી વર્ષના વૃદ્ધો સુધી પથરાયેલા પ્રવાસીઓના એ પનામાં કોઈ પણ પુરુષ કે મહિલાના ચહેરા પર દુઃખની જાય દેખાતી નહોતી કારણ કે તેઓ સુખ સિંધુ સમા અક્ષરધામમાં વિહરી રહેલા ને પરંતુ પોણા પાંચ વાગ્યાના એ સમય અક્ષરધામના ત્રણ નંબરના પ્રવેશ દ્વારથી થોડે દૂર એક સફેદ એમ્બેસેડર ગાડી આવીને ઊભી રહી તેમાંથી ઉતરેલા બે લબ્બર મુછિયા યુવાનો પોતાનો પાઘરણ જેવો સામાન બહાર કાઢી જેકેટ જેવું પહેરી સજ્જ થયા પણ એ યુવાનોએ મુખ્ય પ્રવેશદ્વારને બદલે ત્રણ નંબરનો દરવાજો કૂદી પરિસરમાં પ્રવેશવા પ્રયત્ન કર્યો આ રીતે ગેરમાર્ગે ધસી રહેલા એ યુવાનોને અક્ષરધામના સ્વયંસેવકે પડકારતા જ તેઓના મોંની જગ્યાએ મશીનગન ઘુરકવા માંડી તે સાથે અક્ષરધામના પરિસરમાં ઘૂસી ગયેલા આ યુવાનો બગીચામાં ઊભેલા ક્રીડાંગણ તરફ ધનાધન ગોળીઓ છોડતા આગળ વધ્યા અને ક્ષણવારમાં તો અક્ષરધામના મુખ્ય ગમનપથ પર આવી ગયા તેઓનું આ કાળું કરતૂત અને તે પાછળ છુપાયેલો મેલો ઈરાદો સૌની નજરે ચડતા જ ચારે કોર ચીસ અને નાશ ભાગ મચી ગઈ નિર્દોષ પારેવાઓને ચૂંથવા આવેલા રાની બિલાડાને જોઈ પંખીઓનો કલરવ ભયસૂચક કિક્યારીઓમાં ફેરવાઈ જાય છે તેવું જ અહીં બની રહ્યું અક્ષરધામના આકાશમાં આતંકનો આતસ માનવીની પીડાને જ પોતાના પાશવી આનંદનો વિષય બનાવી બેઠેલા આતંકવાદીઓ અક્ષરધામના ગમનપથ પર આગળ વધતા પોતાના પ્રત્યેક પગલે ગોળીઓના વરસાદની વચ્ચે હેન્ડ ગ્રેનેડના કરા પણ વરસાવે જતા હતા પરંતુ તેઓની આ આગે કૂચને બુકસ્ટોલ પાસેના પોડિયમ પર સિત્તેર વર્ષીય સ્વયંસેવક શ્રી સતુભા ઝાલાએ પડકારી નિરપરાધ નાગરિકોનું લોહી રેડી રહેલા આ જુલમગારોને જોઈ ઉકળી ઉઠેલા એક કાર્યકરે એક આતંકવાદીને તો કેડેથી જાલી હચમચાવતા કહ્યું આમ ક્યાં જાય છે હાલતી નો થા નિઃશસ્ત્ર સ્વયંસેવકની આ હિંમત જોઈ ક્ષણ વાર્તો એ સશસ્ત્ર આતંકવાદી પણ ડઘાઈ ગયો હશે જનૂન અને નિષ્ઠાનો એ જંગ હતો પરંતુ આવી પડેલી આ અણધારી આફતને અળસાવવા બીજા આતંકવાદીએ ગોળીઓનો મારો ચલાવતા સ્વયંસેવકનો હાથ ચાળણી થઈ ગયો તેથી તેઓની પકડ છૂટી અને બંને આતંકવાદીઓ નાના પોડિયમને વટાવી મુખ્ય સ્મારક તરફ આગળ વધવા માંડ્યા આ દરમિયાન સલામતી વિભાગમાં ફરજ બજાવતા શ્રી હિતેશ પરમાર દ્વારા કલેક્ટર કચેરી અને પોલીસ થાણાને આ હિચકારી હુમલાની જાણ કરી દેવાઈ તો જનસંપર્ક વિભાગમાં ફરજ પરસ્ત શ્રી નિશિત આચાર્ય દ્વારા પરિસરના તમામ પ્રદર્શન ખંડો અને મુખ્ય સ્મારકના સ્વયંસેવકોને ટેલિફોન વડે સૂચના જારી થઈ ગઈ કે તાત્કાલિક ધોરણે દ્વાર બંધ કરી દો તેથી બહાર ઊભેલા મુલાકાતીઓને અંદર લઈ ફટાફટ દરવાજા ભીડાવા માંડ્યા આ અગમચેતીને કારણે જ અક્ષરધામ સ્મારકના પગથિયા ચડીને દરવાજા સુધી પહોંચી ગયેલા આતંકવાદીઓ મૂર્તિ મંડપમાં પગલું ન મૂકી શક્યા તે કારણે અંદર રહેલા દર્શનાર્થીઓ બચી ગયા પરંતુ શસ્ત્ર સામે સૂજનો આ વિજય હજમ ન થતા આતંકીઓ પોતાનો રોષ ગોળીઓ દ્વારા અક્ષરધામના તોતિંગ દરવાજા પર ઉતારવા લાગ્યા એ દાજની તીવ્રતા ઘણી હશે તેથી છ ઇંચ જાડા દ્વારને વીંધી આરપાર નીકળેલી એક ગોળી અંદર ઉભેલા સ્વયંસેવક શ્રી ખોડસી જાદવના પગમાં કાણું પાડતી ગઈ તેમ છતાંય આ પ્રહારો સ્મારકની સલામતીમાં તો છેદ છિદ્ર ન જ પાડી શક્યા આ પીછેહટથી ભુરાયા થયેલા આતંકવાદીઓ હવે પગથિયા ઉતરતી વખતે અંધાધૂંધ ગોળીબાર કરતા પ્રદર્શન ખંડોની પરિક્રમા તરફ વળ્યા અહીં તેઓનો ક્રૂર પંજો પડ્યો મલ્ટીમીડિયા થિયેટરના દરવાજા પર પરંતુ અક્ષરધામના સ્વયંસેવકો સંતોષ કુલકર્ણી અને સંજય ખમારની આપ સુજે અહીં પણ આતંકવાદીઓને શિકસ્ત ખવડાવી તેથી થિયેટરમાં બેઠેલા આશરે એંસી જેટલા યાત્રાળુઓના જાન સલામત રહ્યા આ વખતે કદાચ એ આતંકીઓના મનમાં વિચાર ઝબકી ગયો હશે કે એક પણ હથિયારદારી સ્વયંસેવક ન ધરાવતા આ સંકુલમાં કયા કારણથી તેઓ પછડાટ ખાઈ રહ્યા છે પરંતુ આ હારનો બદલો લેવા હવે લાલ ગુમ થયેલા તેઓની નજરે આ સમયે પ્રદર્શન ખંડ એકના નિર્ગમન દ્વારનો નકૂચો બારથી ભીડાવેલો જોયો આ બારણાને બહારથી બંધ કરી ગયેલા સ્વયંસેવકોએ આ પ્રદર્શન ખંડના પ્રેક્ષકોને સૂચના તો આપેલી કે આ દરવાજો તમે અંદરથી બંધ કરી દેજો પરંતુ તેને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં ન લેવાની ભૂલનો ભોગ બનવાની ઘડી હવે આવી પહોંચી આતંકવાદીઓના રક્તરંજિત હાથે એ દરવાજો ખુલ્યો અને લવરીખોર મશીનગનમાંથી આડેધડ ગોળીઓ છૂટવા માંડી જો કે અહીં પણ અક્ષરધામના સ્વયંસેવકોની સમયસૂચકતાએ ઘણી જાનહાનિ અટકાવી દીધી આતંકવાદીઓને પ્રદર્શનખંડ એકમાં ઘૂસેલા જોઈને સ્વયંસેવક શ્રી જીતેન્દ્ર શાહે અહીં આવેલું ટૂંકા રસ્તાનું બારણું ખોલી નાખતા પાછલા બારણેથી ઘૂસેલા આતંકવાદીઓ સડસડાટ પ્રદર્શનના આગલા ભાગે પહોંચી ગયા તેથી અંદરના મૂળ માર્ગે ઊભેલા આશરે દોઢસો દર્શકોના જીવ ઉઘરી ગયા પરંતુ પ્રદર્શનના પ્રવેશ દ્વારે પહોંચેલા એ લોહી તરસ્યા આતંકવાદીઓએ અહીં મુકાયેલા જીવન ઘડતરના શિલ્પ પાસે જ અક્ષરધામના સેવાભાવી યુવાન શ્રી હિતેશ ધારિયા પર ગોળીબાર કર્યો તેથી તે લોહી લુવાણ થયેલો આ ફરજનિષ્ઠ સેવક ઢળી પડ્યો પણ સદભાગ્ય એ રહ્યું કે જીવલેણ ઈજા ન પહોંચી લથડી પડેલા આ યુવકને છોડી આગળ ધસી ગયેલા આતંકવાદીઓએ અત્રે અન્ય કેટલાકને હિંસાની હોળીમાં હોમ્યા ત્યારબાદ તેઓએ આ પ્રદર્શનના પ્રવેશદ્વાર પાસે જ બોમ્બ ફોડતા ઘણા ગવાયા આ રીતે હાહાકાર મચાવી એ બે હતભાગી ઈસમો પુનઃ પ્રદર્શન ખંડ એકના નિકાસ દ્વારેથી બહાર નીકળી પરિક્રમાની છત પર ચઢી ગયા અને અહીં એક જાળીયુક્ત પાળીની પાછળ છુપાઈ ગયા તે સાથે જ પ્રદર્શન ખંડ એકનું નિર્ગમન દ્વાર પણ સ્વયંસેવકે બંધ કરી દીધું જેથી આતંકીઓ પુનઃ પ્રવેશ મેળવી તારાજી ન સર્જી શકે પ્રતિકારની પ્રક્રિયાનો પ્રારંભ અક્ષરધામને આંગણે માત્ર દસ પંદર મિનિટમાં જ ખેલાઈ ગયેલા હિંસાના તાંડવ નાચથી આ પરિસરમાં સર્વત્ર સન્નાટો અને સનસનાટીનો માહોલ પ્રવર્તી ગયો અજ્ઞાત અવસ્થામાં ફંગોળાઈને જ્યાં ત્યાં લપાયેલા દર્શનાર્થીઓના હૈયા ઘડીએ ઘડીએ ધબકાર ચૂકતા હતા ઘેર બેઠેલા તેઓના સ્વજનોનો જીવ પણ તાળવે ચોંટી ગયો વાયુ વેગે આ દુર્ઘટનાના સમાચાર પ્રસરવા માંડતા આક્રોશ અરેરાટી અને અનુકંપાના વમળોથી સમાજ ખળભળી ઉઠ્યો અક્ષરધામનું વ્યવસ્થા તંત્ર અને સરકારી તંત્ર એકમેક સાથે તાલ મિલાવતું આગળ વધવા માંડ્યું આ ક્રમમાં એસઆરપી સીઆરપીએફ સીઆઈએસએફ બીએસએફ જેવી રાજ્ય અને દેશની સુરક્ષા સંસ્થાઓએ અક્ષરધામની ફરતે સજ્જડ ઘેરો ઘાલી દીધો જેથી ત્રાસવાદીઓ છટકવા ન પામે છતાં આતંકવાદીઓની સંખ્યા વિશે હજીએ અનિશ્ચિતતા પ્રવર્તતી હતી વળી વ્યૂહાત્મક સ્થાને સંતાઈને બેઠેલા એ આતંકીઓ પાસે રહેલા હિંસક સરંજામની અચોક્કસતા પણ તોળાઈ રહેલી આવા કંઈક કારણોસર રાજ્ય સરકાર દ્વારા એનએસજીના ચુનંદા જવાનોની સહાય માંગવામાં આવી તે સ્વીકારતા નાયબ વડાપ્રધાન શ્રી અડવાણી સ્વયં આશરે સોની સંખ્યામાં કમાન્ડોને લઈ દિલ્હીથી ઉડવા સજ્જ થઈ ગયા આ ગતિવિધિ દરમિયાન સુરક્ષા કવચ પૂરું પાડી ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા તાબડતોબ સિવિલ હોસ્પિટલમાં રવાના કરવાનું શરૂ થયું જુદી જુદી જગ્યાએ ફસાયેલા યાત્રાળુઓને પણ સલામત રીતે બહાર કાઢવાની પ્રક્રિયા આરંભાઈ ગઈ તેની સમાંતર અક્ષરધામની ચારે બાજુ માનવ મહેરામણ એકઠો થવા માંડ્યો કોક મદદરૂપ થવા તો કોક પોતાના સગાની ભાળ કાઢવા કોક કુતૂહલવશ તો કોક આ રાષ્ટ્રીય આપત્તિની રજેરજ વિગતો વીણવા ભીડ મચાવવા લાગ્યા શાંતિના સરોવરમાં આજે થયેલો પથ્થરનો પ્રહાર કેટલીક આંખોમાંથી આગ વરસાવી રહ્યો તો કેટલીક આંખોમાંથી આંસુ કારણ કે અક્ષરધામ એ કોઈ ઇમારત નહોતી પણ આ સ્થાન હતું ગુજરાતનું ગૌરવ હિન્દુસ્તાનનું હીર અને સંસ્કૃતિની શાન તેના પર આવી પડેલી આપત્તિથી પ્રત્યેક ભારતીયનું હૈયું આઘાત અનુભવી રહ્યું